બીજી દંડવત પ્રણામ હા કરું છું તેરમા અધ્યાયના અંતમાં કહ્યું કે તત્વજ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞનો જે ભેદ જાણે છે તે પદને પામે છે હવે ચૌદમા અધ્યાયમાં પહેલા બે શ્લોકથી આ જ્ઞાન બધા જ્ઞાનથી પર છે એટલે કે ઉત્તમ છે એ રીતે મહાત્મા વર્ણ્યું ત્રીજા શ્લોકમાં સર્ગ ઉત્પત્તિ સર્ગની ઉત્પત્તિ વર્ણવી ચોથા શ્લોકમાં સર્ગની ઉત્પત્તિ મુકેશભાઈ હા જીજી હા તમારો બીજા કોઈ જરા જણાવો ને મુકેશભાઈ નો અવાજ તમને બરોબર આવી રહ્યો છે કાકા અઠે અચ્છો સુની જ રહ્યો આવે છે આવે છે આવે છે જયજય હા હવે કરું કે હા ભલે કરું હા હવે ચૌદના અધ્યાયમાં પહેલા બે શ્લોક થી આ જ્ઞાન બધા જ્ઞાન થી પર છે એટલે કે ઉત્તમ છે એ રીતે મહાત્મા વર્ણવ્યું ત્રીજા શ્લોકમાં સર્ગની ઉત્પત્તિ વર્ણવી ચોથા શ્લોકમાં સર્ગની ઉત્પત્તિમાં ઉત્પન્ન થયેલું યોનિઓનું કારણ અને સ્વરૂપ સમજાવે છે તે પછી પાંચમા શ્લોકમાં સત્વ રજસ અને તમસ એ ત્રણ પ્રકૃતિના ગુણો છે આ ગુણો આત્માના નથી અને દેહમાં રહેલા અવ્યદેહીને બંધન કરે છે તે પછી ગુણોના લક્ષણ તથા તે કેવી રીતે બંધન કરે છે તે જણાવે છે છઠ્ઠા શ્લોકમાં સત્વગુણ પ્રકાશક અને અના અનામય છે ને તે સુખના સંગથી તથા જ્ઞાનના સંગથી બંધન કરાવે છે સાતમા શ્લોકમાં રજોગુણને રાગરૂપ બતાવ્યો ને તે કર્મના સંગથી બંધન કરાવે છે અને આઠમા શ્લોકમાં તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો છે ને તે પ્રમાણ આલસ્ય ને નિંદ્રાથી બંધન કરાવે છે તે પછી નવમા શ્લોકમાં ત્રણેય ગુણોના સ્વભાવનું નિરૂપણ કર્યું છે તે પછી બે ગુણોનો અભિભવ કરી એક ગુણ પ્રગટ થાય છે એટલે કે રજસ અને તમો ગુણનો અભિભવ કરી સત્વ પ્રગટ થાય છે સત્વને તમો ગુણનો અભિભવ કરી રજગુણ પ્રગટ થાય છે અને સત્વ રજ ગુણનો અભિભવ કરી તમો ગુણ પ્રગટ થાય છે તે પછી એક ગુણ બીજાને ઢાંકી વૃદ્ધિ પામ્યો છે એમ સાથી જણાય તો બતાવે છે કે પ્રકાશ તથા જ્ઞાન ઉત્પન્ન થાય તો વૃદ્ધિ પામ્યું છે લોક સ્પૃહા અશાંતિ પ્રવૃત્તિ અને કર્મોની કર્મનો આરંભ એ જ્યારે રજોગુણને વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે ને અપ્રકાશ અપ્રવૃત્તિ પ્રમાદ તથા મોહ એ જ્યારે તમો ગુણની વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે અનુ શ્લોક અગિયારથી તેરમાં નિરૂપણ કર્યું તે પછી સપ્તગુણની વૃદ્ધિ હોય ને મનુ અને મૃત્યુ થાય તો તેની ગતિ શ્લોક ચૌદમાં બતાવી હવે પંદરમા શ્લોકમાં રજોગુણથી રજોગુણની ને તમોગુણની વૃદ્ધિ હોય ને મૃત્યુ થાય તો તેની ગતિ વર્ણવી તે પછી શ્લોક સોળમાં તાત્વિક રાજસને તામસ ફળનું નિરૂપણ કર્યું હવે જે હું સત્તરમો શ્લોક હું કરું છું હવે સત્તરમાં હવે શ્લોક સત્તરમાં સત્તો રજ અને તમો ગુણથી શું કાર્ય થાય તે બતાવે છે સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવતો અજ્ઞાન મેવ ચ શ્લોકાર્થ સત્વથી જ્ઞાન થાય છે તેમજ રજોગુણથી લોભ થાય છે અને તમોગુણથી પ્રમાદ મોહ તથા અજ્ઞાન થાય છે વિવેચન સત્વગુણથી વસ્તુ યથાર્થ અપરોક્ષ જ્ઞાન થાય છે રજુગુણથી સ્વર્ગ વગેરે ફળોનો લોપ થાય છે અને તમોગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન થાય છે એટલે અહીંયા સત્વગુણથી વસ્તુનું યથાર્થ અપરોક્ષ જ્ઞાન થાય છે રજોગુણથી સ્વર્ગ વગેરે ફળનો લોપ થાય છે અને તમોગુણથી અજ્ઞાન મોહ પ્રમાદ થાય છે એટલે અહીં સત્તર શ્લોક થયો છે હેલો હાજી જે સત્તરમો પૂરો થયો ધનરાજ પ્રણામ છે હેલો હેલો ધનરાજ પ્રણામ છે સર જે જેની લાઈન કટ થઈ ગઈ લાગે છે હા જીજી લાઈક નથી સંભળાતું ક્યાં નથી સંભળાતું જીજી હલો માસી હલો હા જીજી હા અહીંયા તો સંભળાયું હો તમે નરેન્દ્રભાઈ કઈ કહેવા માંગે છે હા એટલે સત્તર સુધી થયું છે હા બોલો નરેન્દ્રભાઈ શું કહો છો સત્તર શ્લોક સુધી નો સમરી અને પંદર અને સોળ ને સત્તર શ્લોક મુકેશભાઈએ લીધા હવે હું અઢારમો શ્લોક લઉં છું ઉર્ધ્વ ગચ્છંતિ સત્વસ્થા મધ્ય તિષ્ઠંતિ રાજસા જગન્ય ગુણ્ય વૃત્તિસ્થા અધો ગચ્છંતિ તામસા એના શ્લોકાર્થમાં જણાવે છે કે સત્વમાં રહેલા ઉપર જાય છે રાજસો મધ્ય રહે છે અને અધમ ગુણની વૃત્તિમાં રહેલા તામસો નીચે જાય છે આ શ્લોકના વિવેચનમાં જણાવે છે કે હવે ગુણોથી જુદી જુદી ગતિ થાય છે તે છે સત્યમાં રહેલા સાત્વિકો ઉપર એટલે કે સત્યલોક વગેરે લોકમાં અથવા મોક્ષ પર્યંત જાય છે રાજસોને લોભ હોવાથી મધ્ય મનુષ્ય લોકમાં રાજ્ય વગેરેના સુખરૂપ ફલમાં રહે છે અધમ ગુણ તમો તમોગુણની વૃત્તિઓ પ્રમાદ મોહ વગેરેમાં રહેલા તામસ લોકો નીચે અર્થાત મધ્યથી પણ નીચે અકલ વગેરે અસુરોના સ્થાનમાં જાય છે અથવા તામસો નીચે નરકોમાં અથવા નીચ યોનિમાં જાય છે આમાં કોઈને કઈ પ્રશ્નો તો હવે આપણે આગળ ઓગણીસમો શ્લોક લઉં છું હેલો કર્તારમ યદા પશ્યતિ ગુણેભ્ય પરમ વેતી મદભાવમ શોધી ગચ્છતિ હા બોલો હલો જય શ્રી દંડવત પ્રણામ આજે આગળના શ્લોકમાં એવું પૂછ્યું છે ને અપરોક્ષ જ્ઞાન થાય છે તો અપરોક્ષ એટલે એબસ્ટ્રેક્ટ જ્ઞાન એવું લેવાનું પ્રત્યક્ષ હેલો મુખેસભાઈ તમારા માટે અવાજ નથી આવતો યે ટાર્કネル છે જેコミュニケーション છે તો પોકટેર છે જે આકલેક થી દિવિંચી મિયા મને ઓળજી રહ્યું છે કે સત્વગુણ થી વસ્તુનો યથાર્થ એટલે કે જેવું હોય કે પ્રત કેવું প্রত্যক্ষ अपरोक्ष એટલે પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે વાયા વાયા નહીં પણ સામે જ અપરોક્ષ પ્રત્યક્ષ અહા એટલે પણ પ્રત્યક્ષ એટલે કઈ કઈ રીતે પ્રત્યક્ષ એ અનુભવથી થાય છે કે એટલે એ સમજ પડી એ વર્ડ એનો મિનિંગ શું લેવા કહેવા માંગે છે આપણે ઘરમાં બેઠા ટીવી જોતા હોઈએ અને આપણને ટીવી દ્વારા ખબર પડે કે બહાર ટેમ્પરેચર સત્તર ડિગ્રી છે એ એ પરોક્ષ જ્ઞાન થયું પણ આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે ઠંડીનો અનુભવ કરીને આપણે જાણીએ કે આ ઠંડી છે અત્યારે આટલી એ પ્રત્યક્ષ જ્ઞાન થયું એટલે કોઈના દ્વારા થાય એ પરોક્ષ અને આપણે જાતે અનુભવીએ તે અપરોક્ષ એવું મારું માનવું છે હોય તો આપ જણાવજો એટલે એ આ જે તમે સમજાવ્યું બરાબર કહ્યું પણ આપણે જયારે આ ભગવાનની અલૌકિક વાતો કરીએ ત્યારે આ જે જ્ઞાન છે તો અલૌકિક જ્ઞાન જ આવશે ને તો એમાં એ કેવી રીતે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સત્વગુણ જ્યારે પ્રવૃદ્ધ થયેલું હોય ને તે સમયે આપણને જે જ્ઞાન થાય તે અપરોક્ષ હોય એટલે પ્રત્યક્ષ જ્ઞાન હોય સત્વગુણના પ્રભાવને લીધે એટલે જે વ્યક્તિ એનું જ્ઞાન થઈ ગયું એને અનુભવ થશે એટલે આપણને સમજવું હોય તો અત્યારે આપણે આપણને કોઈની પાસેથી જ્ઞાન મળે એવું નહીં પણ જાતે પોતે મેળવેલું જ્ઞાન હોય એવું એટલે પણ આ જે મેં હું કહું છું એને એની સત્યતા પણ આપણે પરોક્ષ રીતે જે જે પાસેથી મેળવવી પડશે જે જે લાઈન કટ થઈ ગઈ છે જેજીની એવું જ લાગે છે હેલો જેજી હેલો હા જેજીનો અવાજ ધીમો આવતો હોય આમ થોડું થોડું સપડાય છે ખરું જેજીનો અવાજ તો બિલકુલ નથી આવી રહ્યો ભાનુમાસીનો અને હમણાં જે પ્રશ્ન થયો એટલું જ સંભળાઈ રહ્યું કાકા આપણી અવાજ સુની જ નહીં હા હવે સંભળાય છે હા સંભળાયો હા હા જેજી આવે જો બંધ કરશો તો આમાંથી અવાજ હા સારું ચલો હવે આમાં એક ધ્યાનથી સમજવાનું એ છે કે મૂળ વચનમાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે સત્વા સંજાય છે જ્ઞાનમ એમાં પરોક્ષ અપરોક્ષ વ્યાખ્યાકારે પોતે પોતાના તરફથી એમાં ઉમેરો કર્યો છે ભગવાનના જે વચન છે એના આશયને એમાં સીમિત કરી દેવું બહુ જરૂરી નથી સંભળાય છે ને હા એટલે આમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને જ્ઞાન એની અંદર આવી જાય એટલે અપરોક્ષ અપ્રત્યક્ષ જ એવું નહીં લેવાનું બંને લેવાય એવું માની શકાય નહીં હું કહી રહ્યો છું બીજી વાત છે ધીરજથી જરા સાંભળો હા સોરી મૂળ વચનમાં સત્વાત સમજાય છે જ્ઞાનમ એટલું જ કહ્યું છે એટલે સત્વગુણની જયારે વૃદ્ધિ થાય ત્યારે જ્ઞાન થાય કેમ કે સત્વગુણ છે પ્રકાશક છે એનો મૂળ સ્વભાવ છે જ્યારે આપણને જ્ઞાન થયું તો આપણે એમ સમજવાનું કે આ જે ઇન્દ્રિયો સંબંધિત જ્ઞાન થયું છે એ ઇન્દ્રિયોમાં તે વખતે સત્વગુણ વૃદ્ધિ પામેલો છે હવે એ જ્ઞાન કયા પ્રકારનું થયું એને ફરીથી આપણે એનાલિસિસ કરીશું તો ફરીથી તામસ જ્ઞાન રાજસ જ્ઞાન સાત્વિક જ્ઞાન એમ એના ફરીથી સૂક્ષ્મ પ્રકારોને આપણે વિચારી શકીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે પરોક્ષ જ્ઞાનની તુલનામાં અપરોક્ષ જ્ઞાન ઊંચી કક્ષાનું જ્ઞાન ગણાય તો માની લો કે જ્ઞાન થયું પણ અગર આપણને પરોક્ષ જ્ઞાન થયું છે તો એ જ્ઞાનનો ઉતરતી કક્ષાનો પ્રકાર છે જેમ નરેન્દ્રભાઈ કહ્યું કે ટીવીમાંથી ટેમ્પરેચર આપણે જાણ્યું અને બીજું આપણે બહારના વાતાવરણમાં જઈને એનો સાક્ષાત અનુભવ કર્યો તો બંને જ્ઞાન જ છે પણ સ્વયં અનુભૂત જે જ્ઞાન છે એની અંદર એની જ્ઞાનની પ્રામાણિકતા અનુભૂતિનું એમાં જે ફૂટ છે એ વિશેષ છે અને પરોક્ષની અંદર કેવલ શાબ્દ જ્ઞાન થયું છે આપણને તો સાત્વિક રાજસ અને તામસ એમ જ્ઞાનના પ્રકારો જો ગણીએ તો અપરોક્ષ જ્ઞાનને આપણે સાત્વિક કહીશું પરોક્ષની અંદર આપણે રાજસતા કહીશું અને પરોક્ષમાં પણ સોર્સ રિલાયબલ હતો કે ન હતો એની આપણને ખબર ન હોય અને જેમ ગૂગલની અંદર તમે ટેમ્પરેચર લખો અને ગૂગલ તમને ગમે તે જગ્યાનું ટેમ્પરેચર બતાવી દે એ તે વખતે ત્યાં કંઈ એ બેરોમીટર મૂકેલું ન હોય કે જેમાંથી રીડિંગ કરીને એને બતાવતું હોય પણ જે તે પ્રદેશના અમુક વર્ષના ડેટા ડેટ વાઇઝ એ લોકો કલેક્ટ કરી લે અને તે વખતે એની એવરેજ કાઢીને આ તારીખમાં આ વર્ષમાં આ જગ્યાએ આટલા વાગે આ ટેમ્પરેચર હતું તો કમ્પ્યુટરમાં એનું ડેટા એન્ટ્રી કરીને અને આપણને તે ડેટમાં એ ટેમ્પરેચર બતાવી દે એટલે આજે ધારો કે હાલોલમાં ઉનાળો છે અને આજે કઈ તારીખ છે એકસો સાતમી માર્ચ છે તો સાતમી માર્ચના અંદર ગયા વર્ષે જે ટેમ્પરેચર બતાવતું હોય માની લો કે થર્ટી નાઇન ડિગ્રી બતાવતું હોય ગૂગલ મારા છે આપણે થર્ટી નાઇન બતાવી દેશે હકીકતમાં આજે ટેમ્પરેચર આપણો થર્ટી વન કે થર્ટી ટુ હોય તો સોર્સ છે એ રિલાયબલ છે કે નહીં હવામાન ખાતાના પાસે બેરોમીટર હોય અને ત્યાં એ લોકો બોર્ડ ઉપર પોતાનું ટેમ્પરેચર લખતા હોય તો એ રિલાયબલ સોર્સ ગણાય આ રીતે આનો સારાંશ એ સમજવાનો છે કે જ્ઞાન જે પ્રકાશકતા છે સત્વગુણનું કાર્ય છે એટલે કયું સત્વ સમજાય છે જ્ઞાનમ એ જ પદાર્થ છે એ આપણને જો ચિત્તમાં રાજસ વૃત્તિ પ્રબલ હોય तो ये पदार्थ नो ज्ञान अपने संशयात्मक थे हो तो भ्रमात्मक थे ज्ञान तो त्रे थे तो संशयात्मक थवे राजसिक ज्ञान से निश्चयात्मक ज्ञान ये सात्विक है भ्रमात्मक कामक ज्ञान हाँ जी સારી હે અને બીજું જેવી એક વસ્તુ બીજી પૂછવાની હતી કે આપણે આ જે આગળના પેલો અધ્યાય કર્યું ને એમાં ક્ષેત્રજ્ઞ આવી તો ક્ષેત્રજ્ઞ અને જ્ઞાની એ બે વચ્ચે શું ભેદ હશે ક્ષેત્રજ્ઞ અને જ્ઞાની હા બોલો ભાઈ ક્ષેત્રજ્ઞ એટલે જીવ અને દેહ એ બે અલગ છે એવું સમજવું એ ક્ષેત્રજ્ઞ અને જ્ઞાની તો જે બ્રહ્મને જાણે તે જ્ઞાની એવું થઈ શકે છે એટલે તો બધી રીતે જ્ઞાનવાન હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવા નીકળ્યું છે શાસ્ત્રથી કે બ્રહ્મને જાણવાની ઈચ્છા વાળો એને જ્ઞાની કહી શકાય પણ ક્ષેત્રજ્ઞ માટે તો સ્પેસિફિકલ એવું છે કે ક્ષેત્ર એટલે દેહી અને દેહ અને દેહી દેહીને જે જુદા જાણે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે આ ડિફરન્સ લાગે છે મુકેશભાઈ બોલ્યા શ્રી બોલી દેજે તમારો પ્રશ્નનું સમાધાન થયું એમાં એવું લખ્યું છે કે જે ક્ષેત્રજ્ઞ છે તે પરાજ્ઞાની છે એટલે મને એવું સમજમાં આવ્યું હતું કે જ્ઞાની છે તે માત્ર તત્વોને અઠ્યાવીસ તત્વોને જાણે છે અને ક્ષેત્રજ્ઞ છે તે અઠ્યાવીસ તત્વો ઉપરાંત જે અંતર્યામી છે ક્ષેત્રની અંદર બિરાજે છે તેને પણ જાણે છે માટે એ પરાજ્ઞાની છે એવું હું સમજતી હતી એટલે એવું છે કે આ બે વસ્તુ અલગ કરી જયશુદાને જેમ કહ્યું એવી રીતે છે હા એ તો મુકેશભાઈ કરશે કાઢી ને આમાં કઈ બહુ ખ્યાલ નથી આવતો મને શું કહો છો મુકેશભાઈ આમાં બહુ ખ્યાલ નથી આવતો એકદમ મને બીજા કોઈ કરો પ્રયત્ન એટલે અહીંયા એવું થઈ શકે કે જ્ઞાન તો ઘણી બધી વસ્તુનું હોય તો જ્ઞાની શાસ્ત્રથી બ્રહ્મને જાણી જે ખાલી અઠ્યાવીસ તમે કીધું એમ અઠ્યાવીસ તત્વોને પણ જાણી લે બ્રહ્મને જાણી લે પણ આ દેહ અને દેહીનો જે જુદાનું પણ છે એ જ્યારે જાણે ત્યારે એ બધું આ બધા જાણ્યા પ્લસ એ આ બી જાણે ત્યારે એ પરાને પામે છે નહીતર તો અહંકારમાં બી ફેરવાઈ જાય ને કે હું બધું જાણું છું તો એ એ રીતે એવું થઈ શકે એટલે અહીંયા પરાને પામે છે ત્યારે જે એ એવી રીતનું સમજ આવે છે મને થોડી ઘણી મને એવું લાગે છે કે જયારે જ્ઞાની જ્ઞાની જયારે વાત થઈ રહી છે તો આ તો બેઝિક છે ક્ષેત્ર ને ક્ષેત્ર કે તો જ્ઞાનની પ્રાથમિક અવસ્થામાં જે જ્ઞાન આવી જાય છે કે દેહ કોણ છે ને દેહી કોણ છે એટલે જ્ઞાની જ્ઞાનની અવસ્થા જે છે એ તો પરમ અવસ્થાની વાત કરી રહી છે તો એમાં તો ક્ષેત્ર ક્ષેત્ર કે ઇન્ક્લુડ છે એ અવસ્થા તો પ્રાથમિક છે જ્ઞાની માટેની એ એટલે એનાથી પણ પરા અવસ્થાની વાત એટલે જ્ઞાની કો એનાથી પણ ઊંચી અવસ્થાનો કહે છે સાધક છે જે ક્ષત્રિય સત્રજ્ઞાના કરતાં પણ એટલે આમાં ક્ષત્રજ્ઞનું આવી લેના પછી કૃષ્ણ ભગવાન એવું કે કે જે આવો પરા જ્ઞાન જાણે છે તે મને ગમે છે એટલે જ્ઞાની કરતા એ કંઈક સારું છે માટે ભગવાનને એ વધારે પ્રિય છે એવું એ કહે છે એટલા માટે મેં પૂછ્યું કે પરાજ્ઞાની એટલે શું છે એટલે સૂત્રજ્ઞમાં એ શું છે કે જે જ્ઞાનીમાં નથી તેને પરાજ્ઞાની કહ્યું તેરમા અધ્યાયના શરૂઆતમાં જે કહ્યું છે એ પ્રમાણે ક્ષેત્ર એટલે કે દેહ એ દેહ ને સંબંધી જે જાણે છે એ ક્ષેત્ર દેહ સંબંધ એ હા બોલો જે કીધું ને કે અમાનિત્વ પણ એ જે તેરમા અધ્યાયમાં સાત થી અગિયાર શ્લોકમાં બધું બતાવ્યું છે તો એ જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણે છે તે અમાનીપણું અદંડીપણું અહિંસા સમા રુજુતા આ બધા ગુણો એનામાં એ એનામાં આવે છે એટલે એ બધી એને છોડીને કાર્ય કરી રહ્યો છે એટલે કાશી બીજું મને એવું લાગે છે કે ક્ષેત્ર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન હોવું એ પ્રાથમિક જે જ્ઞાનની અવસ્થા છે એનું ખરા જ્ઞાન છે એટલે પ્રાઇમરી સ્ટુડન્ટ હોય તો એનું અલ્ટિમેટ જે જે જ્ઞાનની પરમાવસ્થા છે એની વાત કરી હોય એવું લાગે છે જ્ઞાનનું પરાવસ્થા નથી ટોટલ જ્ઞાન જે છે ઇન ઓલ ઓલ જે જ્ઞાન છે એની પરાવસ્થા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન હોવું એ નથી એવું મને લાગી રહ્યું છે કારણ કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તો એક સામાન્ય વ્યક્તિને પણ હોઈ શકે છે કે ભાઈ દેહ અલગ છે ને દેહી અલગ છે આ તો એકદમ કોમન ટર્મિનોલોજીની વાત છે એટલે એ કોઈ પરાવસ્થાનું જ્ઞાન હોવું એ કંઈ એ નથી પણ એ બેઝિક જે પ્રાઇમરીનો સ્ટુડન્ટ છે એના માટેનું એ એ પરાવસ્થાનું જ્ઞાન છે કોઈ મૂળ કે અજ્ઞાની હોય એના જ્ઞાનની દ્રષ્ટિએ આ પરાજ્ઞાન છે તેરમા ચોત્રીસ તેરમા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકમાં લખ્યું છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણે છે એને ભૂતોના પ્રકૃતિમાંથી મોક્ષ અમાનિત્વ વગેરે જે સાધનો થાય છે તે જે એ બધા સાધનો જે જાણે છે તે પણ એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર તત્વ ને પ્રાપ્ત કરે છે તો અહીંયાથી પહેલા એ ક્ષેત્રજ્ઞ એટલે હમણાં પંકજભાઈએ કીધું ને એવી રીતે કે આ પહેલી અવસ્થા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણે એ પછી એને ભૂતોની પ્રકૃતિમાંથી મોક્ષ અપાવે છે એટલે પ્રકૃતિમાંથી હવે જેનો છુટકારો થાય છે ગુણોથી ગુણા બંધન નથી કરતું એને એ ક્યારે થાય કે જે અમારી વગેરે જે સાધનોથી થાય છે એને અને પછી તે જાણે છે તે પર એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર તત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે હવે પછી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર તત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે એટલે આ પંકજભાઈ જે કીધું છે કે એ રીતનું થઈ શકે કે પહેલા સાધન અવસ્થા કહું એને પછી તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવું ને પછી એનાથી પદને પ્રાપ્ત કરે પણ સહાયક એને પહેલું છે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણવું તે તત્વજ્ઞાન જો એ ભેદ ન જાણી શકે તો એ જ્ઞાનને પ્રાપ્ત કરવા અવરોધ કરશે ક્યાંક

પ્રકૃતિના બધા તત્વોને જાણે છે મૂળ તત્વથી જેને જાણે છે એ પૂછો તમને પ્રાપ્તિને પ્રાપ્ત કરે છે એ દ્રષ્ટિએ અહીં લખેલું છે કે તત્વને જાણનાર તે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરનાર એ પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે એ જે તત્વનું જ્ઞાન થયું એ જ્ઞાનની અહીંયા વાત કરી રહ્યા છે દેહ અને દેહીનો જે ભેદ છે એક શિક્ષક જેનું જ્ઞાન છે લિમિટેડ જ્ઞાન છે ત્યારે પુરુષોત્તમની પ્રાપ્તિ માટે મીન્સ એ શરૂઆતનું જ્ઞાન છે પ્રાથમિક જ્ઞાન છે અને આ પ્રકૃતિના પૂર્વનું જ્ઞાન જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું રાજ્ય જેમથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે એમ મને સમજાય છે જ્ઞાની થઈ ગયો એને તો ક્ષેત્ર એટલે અને ક્ષેત્ર એટલે ધર્મ કે સ્વાદને ચિત્ત છે તો જ્ઞાની થયા પછી તો એને જગતનું બી જ્ઞાન હોય અને બીજું બી જ્ઞાન હોય તત્વોનું બી જ્ઞાન હોય તો જે જ્ઞાની થઈ શકે ને બાકી જ્ઞાની વિશેષ સમજાવ્યું આની અંદર કે ક્ષેત્રભ્ય એટલે જાણનાર એવું નહીં પણ ક્ષેત્રની અંદર રહેવા બાબતની છે એ ક્ષેત્રભ્ય રહે અને જીવાત્માની એની અવગત અને પછી જ્ઞાની એટલે તો જે જ્ઞાન માર્ગની પ્રક્રિયાથી જે જ્ઞાનને પ્રાપ્ત કરે છે એ જ્ઞાન જાણવાનો ને ક્ષેત્રને જાણવાનો ને ક્ષેત્રજ્ઞને જાણવાનો હા ચિત્રજ્ઞ એટલે ક્યાં ચિત્રજ્ઞ એટલે જીવ પ્રાપ્તિની વાત છે તો ખાલી નાની ક્રિયાને પુરુષોત્તમ પ્રાપ્તિ ના થાય એટલે આવે છે કે પુરુષોત્તમ પ્રાપ્તિ ક્યારે થાય તમારે પ્રકૃતિના બધે તત્વોનું તમને સંપૂર્ણ જ્ઞાન થાય ત્યારે તમને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે ચિત્રજ્ઞ જ્ઞાન અક્ષર બ્રહ્મ બી પુસ્તકો નું નિવાસસ્થાન તરીકે તો ગણાશે જ ક્ષેત્રની અંદર રહેવા વાળું જીવ છે એ ક્ષેત્ર છે અને જ્ઞાન એટલે શું પછી એ જે જ્ઞાન કરે છે જ્ઞાન પ્રણાલી બધું જ જે જ્ઞાન છે જ્ઞાન

ખરેખર એક જ અવસ્થાના અલગ અલગ ચઢાવો છે બંને એટલે આને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને જ્ઞાની બે અલગ અવસ્થાઓ નહીં ગણીને એક જ અવસ્થા ગણવી જોઈએ એ જ્ઞાની અલગ અલગ અવસ્થાઓ છે શેલાબેન ક્યાં ગયા શેલાબેન તમને શું લાગે છે આ બધી ચર્ચાઓ મને નહીં સમજાવી દીધે આપ કહો ને કારણ કે મને હજુ ડાઉટ જ છે કે એક્ઝેક્ટલી એ શું કહેવા માંગે છે એટલે હવે તમારો પ્રશ્ન ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞ અને જ્ઞાની એ એમાં શું ભેદ એટલો જ છે ને હા અને ક્ષેત્રજ્ઞ કે પરાજ્ઞાની એવું આમાં વર્ણન આવ્યું છે કે ક્ષેત્રજ્ઞ છે કે પરાજ્ઞાની છે તો એ જ્ઞાનીથી કઈ રીતે ઉચ્ચ છે તો એને પરાજ્ઞાની કહ્યો છે અને પોતાનો કહ્યો છે ભગવાને એટલે એના પછી એને સમજાવે છે તે મને વધારે પ્રિય છે એક તો સમસ્યા નથી મૂળ તેરમા અધ્યાયમાં આપણને એ વાત સમજાવી કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચે જે ભેદ નથી જાણતો અને ક્ષેત્રને જે આત્મા જાણે છે ચેતન જાણે છે એક ક્ષેત્રી એટલે દેહા વિ mani જે ભિવચ્છન કભાવ જાણે છે આપાસ્તો તો કે ભિન્ન છે એક ક્ષત્રજ્ય છે હવે અંતમાં ભગવાન એમ કહે રહ્યા છે કે ક્ષેત્ર ક્ષત્રજ્યયો एवम જ્ઞાન તક્ષુસા યે વિદુ એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જેને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થઈ ગયા છે અને જે વ્યક્તિ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને પૃથક જાણે છે હવે આ કોણ થયું આપણે થયા અત્યારે આ અધ્યાયને વાંચ્યા પછી આપણા મનમાં હવે જે સ્પષ્ટતા થઈ તો હવે આપણે બધા જ્ઞાની થઈ ગયા હવે આ એક પ્રાથમિક કક્ષાનો બોધ છે એ બોધ કેવો છે કે જે શાબ્દિક બોધ છે અનુભૂતિ નથી એમાં એનાથી આપણી જે ક્ષેત્રીય હોવાની અવસ્થા છે એમાં પણ કોઈ પરિવર્તન નથી થયું કેમ કે દેહાભિમાન યથાવત આપણો અત્યારે છે હવે તે પછી જેમ આગળ આ લોકોએ બધાએ કહ્યું કે સત્તરમા શ્લોકમાં કે ક્યાંક એના બધા જે ગુણો બતાવ્યા છે સાધનાના પ્રકારો કયા છે એ એવું છે અમારિત્વમ અદમ્રિત્વમ વગેરે હે ને હા સાક્ષી જઈને હા તો અમારિત્વમ અદમ્રિત્વમ હા શાંતિરાજ જેવમ વગેરે વગેરે એની આખી સાધના બતાવેલી છે એ સાધનાનો જે પ્રકાર અને આ બધા જે ગુણો છે જ્યારે સિદ્ધ થઈ જશે ત્યારે ભગવાન એમ કહી રહ્યા છે કે આવું જે જ્ઞાનાર્થ દર્શન થઈ જનાર છે એ તો જ્ઞાનમ એટલે પ્રોક્તમ એને જ્ઞાન થયું કહેવાય છે આના સિવાયનું જે છે તે બધું અજ્ઞાન છે આ બધા લક્ષણો જે દિવસે સિદ્ધ થઈ જશે તે વખતે એ પરાવસ્થાને પ્રાપ્ત કરશે પણ એ પરાવસ્થા એ જાતની છે કે હજી એની અંદર ઈશ્વરનો સંસર્ગ નથી અંતર્યામી ભગવાન કે અક્ષર કે પુરુષોત્તમ નો અત્યારે હજી એને બોધ નથી પણ એ પણ જો બોધ થઈ જશે તો એ જ્ઞાન ઓર ઉત્કૃષ્ટ થતું જશે કેવલ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણી લેવાથી એ જ્ઞાન અહીંયા પરાવસ્થા કે પુરુષોત્તમની પ્રાપ્ત કરાવનારું તત્વ જ્ઞાન સિદ્ધ નહીં થાય ત્યાં સુધી એને એ ભક્તિ માર્ગની સાધના સાથે જોડવામાં નહીં આવે એટલે શ્રી મહાપ્રભુજી જે પંચપર્વા વિદ્યાનું નિરૂપણ કરે છે એમાં બે રીતે એનું નિરૂપણ કર્યું છે એક તો સર્વસામાન્યના માટે અવિદ્યાની નિવૃત્તિના ઉપાય રૂપમાં અને બીજું ભક્તિ માર્ગની દ્રષ્ટિથી એની ઉપાય એનો એના સ્વરૂપનું નિરૂપણ આ પ્રકરણના અંતમાં ત્યાં જે નિરૂપણ છે એ આ જ જ્ઞાનને ભક્તિ ઉપયોગી કેવી રીતે બનાવી શકાય છે એ રીતે નિરૂપણ કરેલું છે તો તો એ પુરુષોત્તમ પ્રાપક જે વિદ્યાના પ્રકારો બની શકશે એ સાંખ્ય જ્ઞાન ત્યાં સુધી એને એનું અંગ નહીં બનાવવામાં આવે ત્યાં સુધી પુરુષોત્તમ પ્રાપકતા એની નહીં બને હા થયું જોઈએ અને બીજું અહીંયા આજે ચોત્રીસમાં શ્લોકમાં એવું લખ્યું છે ને તથા ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ જે થી થાય તે જે જાણે છે એટલે ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ એટલે મોક્ષ થઈ જાય છે તે છે ને કે પ્રકૃતિમાંથી મોક્ષ એટલે નિર્ગુણતા પ્રાપ્ત કરે છે એવું નિવારણ ભૂત પ્રકૃતિ મોક્ષ એનો મતલબ અહીંયા જીવ છે અવસ્થામાં પડેલો અને એનો જળ જળ પ્રકૃતિમાંથી મોક્ષ એટલે મુક્ત થઈ જશે એવી રીતે લેવાનું નિર્ગુણતા પ્રાપ્ત કરી લેશે નિર્ગુણતા ગુણતાથી અત્યારે કોઈ લેવા દેવા નથી મૂળ વાત એ છે કે આ જ્ઞાન નો જે ફલાવસ્થા કે એનો પરિપાક શું ભૂલાઈ જવાય છે એટલે અહીંયા મૂળ વસ્તુ નિર્ગુણતા કે એ તો પછીની વસ્તુ છે આવે એની અનુભૂતિ થાય પણ કે ન પણ થાય પણ મૂળ વાત એ છે કે આ સાંખ્ય જ્ઞાન છે મનુષ્યને મુક્ત કરાવે છે જીવાત્મા અને મોક્ષો થવાનું સ્વરૂપ બતાવી રહ્યા છે કે ભૂત પ્રકૃતિ મોક્ષ ભૂતનો મતલબ અહીંયા દેહ ભાવમાં રહેલો જીવ દેહાભિમાની જીવ અને એનો પ્રકૃતિથી મોક્ષ એટલે પ્રકૃતિના બંધનથી છૂટી જવું નિરભિમાની હા આજે ભારી ઉપદ્રવ છે સવારનું આમ સરસ લાગે છે આજે આગળ કોનો છે ક્રમ આગળ કોનો છે શ્લોક નાન્ય ગુણેભ્ય કરતા રમ્ય દ્રષ્ટાનુપશ્યતી

બંધન વીસ થી કહે છે જયારે દ્રષ્ટા સ્પીકર બંધ કરીને બોલજો સ્પીકર તમે બંધ કરી દો સ્પીકર બંધ જ છે સ્પીકર બંધ જ છે અવાજ નથી આવતો બિલકુલ જ્યારે દ્રષ્ટા ગુણથી અન્ય કોઈને કોઈ કરતા જોતો નથી માત્ર ગુણોને જ પોતાને અનુકૂળ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે એમ જ્યારે જુએ છે અને આત્મા ગુણોથી પર છે એમ જ્યારે જાણે છે ત્યારે તે મારા ભાવને એટલે બ્રહ્મના અક્ષર ભાવને અથવા અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે શ્રુતિ પણ બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ થાય છે એમ કહે છે તેથી જ્યારે દ્રષ્ટાને બ્રહ્મનું એવું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે આ ઓગણીસમાં શ્લોક પૂરો થયો ત્યાં ઓગણીસમાં શ્લોકમાં કર્તાને નહીં પણ ગુણોને કારણરૂપ માની અને સર્વ કઈ થઈ રહ્યું છે કેમ જણાવે છે અને દેહધારી અથવા તો આત્મા નહીં પણ ગુણો જ બધા જે કર્મ કરાવે છે એ પ્રકારનું જે જ્ઞાન થાય બ્રહ્મ ને જાણનાર બ્રહ્મ થાય છે એ રીતે બ્રહ્મ નું એવું યથાર્થ જ્ઞાન થાય છે અને એ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરનાર અક્ષર બ્રહ્મ ને પ્રાપ્ત કરે છે બીજી મારો અવાજ પહોંચે છે હા સંભળાય છે હો સારી રીતે શ્લોક લઉં જજે હા એક મિનિટ બધા પૂછી લઈએ આપણે કોઈને છે કઈ પ્રશ્ન હા હા જે થશે એટલે આત્માને લેવાનું કેવી રીતે આમાં કોને લેવાનું ત્યારે દ્રષ્ટા જ્યારે દ્રષ્ટા ગુણોથી અન્ય કરતાને જોતો નથી એટલે દ્રષ્ટા એટલે કોણ અહીંયા આગળ એક મિનિટ હું જરા નજર ફેરવી લઉં પુસ્તકો જોશો નરેન્દ્રભાઈ આ પ્રત્યેક દરેકને લાગશે દરેક દેહધારીને લાગશે જેને જેનામાં જે ગુણો છે એ પોતાના પાસેના ગુણોથી બીજાને જ્યારે જુએ છે ત્યારે બીજામાં ગુણો જોવે છે કે એના દેહને જોવે છે કે એના આત્માને જોવે છે એ જે કંઈ કરી રહ્યો છે દેહધારી કે જીવધારી તે તેને તે કોને નિમિત્ત માને છે દેહધારીને નિમિત્ત માને છે જીવ જીવને નિમિત્ત માને છે કે એ જે બધું કરી રહ્યા છે કરાવી રહ્યા છે એ ગુણોને નિમિત્ત માને છે એના ઉપર આધારે એટલે આત્માને લેવાનો છે કે જીવાત્માને લેવાનો છે એ હું પૂછી રહ્યો છું જસ્ટ ખાલી હા એટલે હું એ જ કહી રહ્યો છું કે જે દ્રષ્ટાની વાત છે એ પ્રત્યેકને લાગશે એક જ્યારે આપણે બે ધારીને મુખ્ય માનીને લઈશું તો આત્મા પણ આવશે અને ગુણોનો ધારણ કરનાર પણ આવશે જે ગુણ છે એ કોણ ધારણ કરે છે આત્મા નથી આત્મા કરતો કે નથી દેહ કરતો આ બધું જે કંઈ કરાવી રહ્યા છે તે જે કંઈ કૃતિ થઈ રહી છે દેહધારી કૃતિ નથી કરતો કે આત્મા કૃતિ નથી કરતો પણ ગુણો દ્વારા એ થઈ રહ્યું છે એવું જે માને છે એ જ્ઞાન છે એ એ આ દ્રષ્ટાનું બ્રહ્મનું એવું યથાર્થ જ્ઞાન થાય ત્યારે તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે એક મિનિટ આ તો હવે આપણે સવારમાં સાત્વિકની પ્રકૃતિ હોય અને બપોર પછી આપણામાં જ રાજસ ને તામસ આવી જાય છે તો પછી તો દ્રષ્ટામાં તમે જીવને કહો છો એ સત્વરજ ને તમ તો બધામાં હોય છે જ બધા દ્રષ્ટા છે કોણ કઈ રીતે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યું છે ને શું જોઈ રહ્યું છે કોને જોઈ રહ્યું છે આત્માને જોવે છે જીવને જોવે છે કે જે કારણરૂપ ગુણો છે ગુણોને જોવે છે એના ઉપર આધાર છે ને સવારે સાત્વિક દ્રષ્ટા બપોરે રાત રાત્રે સામા એ ત્રણ માની લો તો વાંધો શું જનરેટ કરતો થઈ જશે કે સેવામાં જ બાર વખત રાજે આવી જાય છે રાજે નથી ગુનો એવું લાગે છે કે ભગવાન પોતે પ્રકૃતિથી પર છે એવું જણાવે છે કે પ્રકૃતિ મારી હું પ્રકૃતિથી પર છું એ બતાવવા માટેનું અહીંયા વિવેચન લાગે છે એટલે મૂળ પ્રશ્ન એ હતો કે દ્રષ્ટા એટલે કોણ એનો એના મેં જવાબ આપ્યા નથી મને સંતોષ નથી જે આપ માર્ગદર્શન આપશો એ તો સીધી વસ્તુ છે તો દ્રષ્ટા હોઈ ના શકે જોનાર વ્યક્તિ તો ચેતન હોવો જરૂરી છે અને કેવલ ચેતન છે એને તો ભાઈ આંખો છે નહીં તો કેવળ ચૈતન્ય પણ દ્રષ્ટા ન હોઈ શકે અત્યારે તો મિશ્ર ભાવ છે ને એટલે તો એને એમ કહી રહ્યા છે કે જ્યારે ગુણ સિવાય અન્ય કોઈને દ્રષ્ટા કરતા નથી માનતો એનો મતલબ શું થયો કે પોતે હજી ગુણ ભાવમાં રહેલો છે એને એમ કહેવામાં આવી રહ્યું છે કે તું ગુણને કરતા માન ગુણ બધા કરી રહ્યા છે કરાવી રહ્યા છે એવું તું જાણ તું કરી રહ્યો છે કરાવી રહ્યો છે એ જાતના કર્તૃત્વનો ભાગ તારા ઉપર ન લે તો તું મારા ભાવને પ્રાપ્ત કરીશ તો જે ગુણમાં અટવાયેલો છે એને મુખ્ય ઉદ્દેશીને આ વાત કહેવામાં આવી રહી છે એવી આત્માને એટલે ક્ષેત્રી બરાબર જેને દેહાભિમાન છે એને એમ કહેવામાં આવી રહ્યું છે કે જો ભગવત ભાવની પ્રાપ્તિ કરવી હશે તને તો તને ગુણ ભાવને છોડવું પડશે ગુણ અલગ છે આત્મા ભિન્ન છે એ વાત તને સમજવી પડશે કરતા ऐसे इको पॉइंट થઈ ગયો હવે આજે છે મૈત્રી રાજાનો અચ્છા એવું છે તો ભલે તો હવે અહીંયા ઓગણીસમાં શ્લોક ઉપર આપણે ગંદો પ્રણામ જયજી પ્રણામ જીજુ